આ જેટલા પ્રયોગ અમારા અનુભવ ના છે એ બધા અનુભવ તમને આપી દીધા જે રસ્તે ગયા રસ્તો આપી દીધો તમે હરીફા સાંભળતા હતા દાડા નીકળ્યા હતા સ્વતર બુદ્ધિ આ સ્વતર બેસી આપે ના બસ અહંકારી ઊંધું જ બોલે શું બોલે બાપ તો કે તને હું પહેલેથી ના કહેતો હતો રક્કલ વગરનો ઊંધું કરી નાખ્યું તે એટલે હું આટલા સારું નથી આવ્યો ત્યારે તો મને આપઘાત કરવા આશા લેવા આવ્યો છું બનશે ના દેવા આગળ પડી જશે ને રાગે પડી જાય હા કયા ગામ આમ રાજકોટ ની બાજુ બાજુમાં કાલાવાડ તમારે સૌરાષ્ટ્ર ને સત્રે બાદ બે મત જ ના આવે તમારે જે કરવા ધીરે ધીરે શું કરે ધીરે ધીરે આખો લે છે એટલે ભગવાન મહાવીરે શું કરવું ગૌતમ સ્વામી કે તમે હું ગૌતમ છું ગૌતમ છું કર્યા કરો છો તો તમે ગૌતમ નથી શું છું એ પછી એમને સમજે જ્ઞાન આપ્યું પછી અંદર તારી અને પછી કહ્યું કે પહેલા તો તમે કહેતા હું જાણું છું આ બધું હું જોઉં છું તમે પોતે જ્ઞેય હતા અને જ્ઞેય ને પાછા તમે જાણનાર હતા કે હતા તમે બે થઈને જ્ઞાતાનું રૂપ ધારણ કરતા હતા શું કહેતા પોતે જ્ઞેય જ્ઞાતા એવું ભાન રહેશું હવે આ જ્ઞેય હવે તમે જ્ઞાતા ને આ જ્ઞેય જ્ઞેય ને જ્ઞેય જાણ્યું એનું નામ જ્ઞાન શું કહ્યું ને જ્ઞાતા જાણે છે અજ્ઞાન ધ્યેય ને જ્ઞાતા જાણે છે એને અજ્ઞાન અને જ્ઞેય ને જ્ઞેય જાણે એને જ્ઞાન તર ભગવાને તરત જ અમે જ્ઞાન આપ્યા પછી જ્ઞાન પૂરું થઈ જાય એટલે મારી ભગવાન આવ્યા હોય તો શું કે ધીરુભાઈ સાહેબ આ ધીરુભાઈ ને શી રચા છે જ્ઞાન આપી રહ્યા મારી પણ ઈચ્છા કે જીતેન્દ્રિય તો તમે ના કહો સાહેબ હું રહી રહ્યા તો આવું શું મસ્કરી કરો કે ના કરો ભગવાન કરે મસ્કરી કોઈ કરીએ નહીં મસ્કરી તો કરે આપણને એમ લાગે કે બહી વાર જીતે જીતી મૂર્ખ તેથી કહે છે કે તું જ્ઞેયને જ્ઞાતા માનતો હતો જ્ઞેય તું જ્ઞાતા માનતો હતો ત્યાં સુધી તું ઇન્દ્રિય જીતી શકવાનો જ નતો અને હવે તું બધી ઇન્દ્રિયો જીતી ગયા તું શુદ્ધાત્મા થઈ ગયા ઇન્દ્રિયો બધી એટલે જીતેન્દ્રિય જીન થઈ ગયો એટલે પહેલા જ કલાક જ્ઞાન આપી દે પેલા ફર્સ્ટ એક જ કલાક એ દશા પછી બીજા કલાક બદલાય પછી જીતમો દિન શરૂ થઈ જાય કેવું જીતમો દિન જીતમો જીતમો દિન એટલે ખરો બોસ તો જતો રહ્યો જાણે કે ધીરુભાઈ ધીરુભાઈ છું એ બોસ જતો રહ્યો હા ને હું ધીરુભાઈ ચાર મામા અનેક જાતનો બહુ હતો એ તો જતો રહ્યો હવે તેના જે મોહ કરેલો તેના પરિણામ આવ્યો છે એ પરિણામ મોહ છે શું છે પરિણામ મોહ પરિણામ મોહ અત્યારે આ પરિણામ મોહ હવે જીતવો જીમ થાય એટલે આ મોહ ને જીતવા માંડ્યા હવે આમાં શું સુખ છે સુખમય છે આમાં આ કેરિયર શું સુખ છે આમાં શું સુખ છે આમાં મારા કે તમે મોહ જીત્યો કહેવાય જીતતા જીતતા પછી અમારી દશા આવે ચીણે મોહ ઉભી થાય ચીણે મોહ છીણ આ કાળે થતું પણ આપણે શું જરૂરી શું જે ના થતું હોય અરે થતું ના થતું શું કોર્ટ જવાનું છે એક એક વર્ષ વધારે નિહાર બધી પાંચ હજાર માણસ કામ થતું હોય પાંચ હજાર માણસ કામ થતું સારી વાત તરથી શું ઉતારે અરે એ જગ્યાએ આપણે ગયા છે તે અહીંથી કોઈ પાછો કાઢનાર નથી તમારી આજ્ઞા પાડો તો આ દરવાજાને તને કોઈ પાછા ના કરે કારણ કે આજ્ઞાને આધીન જવું પડશે તમારે નહીં તો કાઢે અને મંદ બે પાસે તો સાચા ધરાવું નિરાલમ થયેલું છે અવલંબન જેને કોઈ જાતું તમે શુદ્ધાત્મા અવલંબન છે કેવું છે શબ્દ નું અવલંબન છે અને મૂળ તો તમે નહીં શબ્દ છો પણ એકવાર અનુભવ થતો થતો અનુભવ રૂપ થશે એટલે શુદ્ધાત્મા ખરી જશે શું થયું શબ્દ અનુભવ રૂપે છે એ ક્યારે થશે એ શુદ્ધ આત્મા સ્વરૂપ નો અનુભવ ક્યારે થશે એ શુદ્ધાત્મ સ્વરૂપ નો અનુભવ ક્યારે થશે નિરંતર થયા નિરંતર થયા કરે થયા અનુભવ તૂટી ગયો અને હવે અનુભવ થયો બીજા અનુભવ કેવો રેગ્યુલર સ્ટેટમાં આવે તો પછી એના આનંદ ઉત્પન્ન થાય નહીં તો અંતરાય બધું મનને એકલાનું છે મન નહીં છે ગાળો દે છે સારું બોલે છે નહીં છે માની શકે નહીં કારણ કે પોતાના અવસ્થિને પણ મનની નહીં એકાકાર થાય શું થયું પોતાના રસ નથી એકાકાર થવું ના થવું છે શું છે મનમાં હારા છે હા કે તમે આકાર સીધો હોય ખરાબ આવતા જુદો રે ખરાબ આવે ત્યાર પછી મને મને રોજ એમ કે બહુ ખરાબ વિચાર આવે બહુ ખરાબ તારા બાપુ શું પૂછ્યું ને આવે છે is terrorism, sir. Let us come now. સારા વિચારો મન ના વિચારે જે આપડે માલ ભર્યો છે પૂરણ કરેલું છે ભૂતભૂલ છે ભરેલો માલ છે નીકળે છે આપડે ભંડારની બુલેટિન આપડી આપડે જોયા કરવું છે શું કરું પૂર્ગલ એટલે પૂર પૂર પૂરગલ ઉપરથી પૂરગલ ઉપરથી પૂરગલ થઈ ગયું એટલે થઈ રહ્યું છે અત્યારથી નાખવાનો નિકાલ વિજ્ઞાન છે ને અચલ વિજ્ઞાન છે અત્રમાં આખું વિજ્ઞાન છે એક કલાક બતાવું દશા પછી લોકોને માધા ને ફેર ચેટલી આવતા નથી મને હોય તો દોડે આવે નહીં ના જલ્દી મને સિદ્ધાર્થમાં ના રહે તો આત્મા આત્મા તો સંજ્ઞા છે ને આત્મા સંજ્ઞા કેવાય દાદા એ કહ્યું કે શુદ્ધાત્મા એ પણ એક અવલંબન છે જો એ ના હોય એ પણ ના હોય તો આત્મા તો એક સંજ્ઞા જ છે ને એ પણ ના હોય તો આત્મા એક સંજ્ઞા જ કેવાય ને એટલે નિરાલમ એમ આત્મા શબ્દાર્થિક તરીકે સંજ્ઞા તરીકે ને આ શબ્દ કરતા કરતા આ રસ્તો છે સીડી છે થી પગથિયા ચડીએ ત્યારે આગલું પગથિ પ્રાપ્ત થાય શુદ્ધાત્મા કરતા કરતા કરતા જેમ જેમ અનુભવ થશે ને પછી અનુભવ નો ભાગ રહેશે શુદ્ધાર્થ શબ્દ ઉડી જશે આ માલ ખાલી થાય અનુભવ થાય માલ ખાલી માલ વચ્ચે અનુભવમાં દખલ કર્યા કરે જેમ એક માણસ ને ચાલીસ લાખ રૂપિયાનો ઓટા નીકળ્યા હોય અને બેકાર થઈ ગયો હોય ધંધો નોકરી કશું ના હોય તો એક માસ એને મહિને પંદર હજાર નોકરી અપાવડાવે તેને ઉપકાર તો મારું જોઈએ તમારું જોઈએ બેકાર હતો ત્યારે પંદર હજાર નોકરી ચાલીસ લાખ રૂપિયા દેવું ઉપકાર માને પછી પેલો ભેગો થાય છે કે છે હવે આનંદ છે ને ના ચાલો આનંદ આ તો પૈસા ભરું છું તો આગળ અને ખાવાનું મળે છે તમારે એવું કરે તો ભરવા જ પડે ને પછી ભરી રહી ચાર પછી તારા પંદર હજાર ક્યારે ના ભરી રહ્યા પછી ભરવાનું જગડ તે માણસો નથી પાછળ એટલે આ બધું કરજો પછી આ મજા આવે નહીં તો શાંતિ રહે ચિંતા ચિંતા નહીં થાય ઉપર નહીં થાય પાંચ ટાઈમ રહે શાંતિ આવે છે કે ત્યારે મને કોઈ દર્દ ગળ્યું નહીં કે બીજો કઈ હું ખરી કરું છું એમ ના કોઈ મને નથી એને કહ્યું એવું આવતો મને કહ્યું બીજા કઈ રહ્યો હા આવે કદાચ ક્રોધ આવે તો નવકાર મંત્ર નો જાપ કરીએ થોડો વાંચન થી અને થોડો અજ્ઞાન થી ને જ્ઞાન થી બંને સાથે છે અજ્ઞાન થી ને જ્ઞાન થી બંને સાથે ઉદાહરણ તો સિદ્ધાર્થ જે ભગવાન વિચરે છે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી અહીંયા તીર્થંકર વિચરતા મહાવીર સ્વામી એટલે જે તીર્થંકરો હાજરા હાજર છે આજે એ નમો હરિહંકાર બરોબર હરિયંત મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી એ જગત તો અનાધિકાર થી કોઈ સર્જનારે બનાવ્યું છે કોઈ બી શક્તિ એ બનાવ્યું છે કોઈ બી X Y Z one of the God ભલે મહાવીર કહો કે તીર્થંકર કહો કૃષ્ણ કહો રામ કહો ખુડા કહો અલા કહો X one of the biggest એ બધાથી ઉપર એ કોઈ એક છે એવું લાગે છે જોયું નથી આપણે છતાં તમે સમજાવો અમને અમને તો અજ્ઞાની છીએ ને તમે કહો અમે હા એટલે જો માલિક હોય તો મોક્ષ હોય મોક્ષ હોય તો માલિક ના બરોબર એટલે આ જગત છે કેવું તો છે છે કર્મ પ્રમાણે ખરો હા તે બદલ કર્યું છે બદલ રહ્યું છે God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Buddhist viewpoint, not by fact. By fact only scientific, circumstantial evidence ने बदल के दूसरा तब बदल में खाई नहीं खाई बोल जाएगा तो जो बदल में खाई ना खाई બદલ ઉભું થાય ને બદલ ઉભું થાય મૂંઝવણ ઉભી થાય છે થાય છે માટે આ જગત જ બદલ છે બદલ ઉભો થાય સોલ્યુશન થાય નહીં એ પડી રહે પેન્ડિંગ નહીં નહીં હવે તો શું છે કે અમુક વસ્તુઓ છે પૂછવાની છે હવે સમૂહમાં પૂછે તો સમૂહમાં તમે કહો તો ક્યારે નિરાશમાં અમુક જન્મે હું જૈન છું પણ મારા પરમા અંદર શરીરના પરમાણુઓમાં આત્માના પરમાણુઓમાં બધા હિન્દુઓ એટલે કૃષ્ણ કૃષ્ણ ગણપતિ શંકર ગણપતિ શંકર કૃષ્ણ ભગવાન અંબાજી બાલાજી પોતાના અને એ પોતે દર્શન કરે છે બધાના અંધારું થઈ જાય અંધારું થઈ જાય અને બીજાને દર્શન કરાવે છે કોઈને કહેતો નથી તમે આ વસ્તુ સમજાવું છું કોઈ મોટો ત્યારે આ બધું પ્રત્યક્ષ એકદમ રસ્તું થાય છે જે આપણે આમાં ભગવાનને જોઈએ છીએ હિન્દુઓના પૂરી આખરે ગણપતિ આ ચિહ્નો કેવી રીતે થયા અને શા માટે થયા કેમ થયા આપ પહોંચો બીજો કોઈ નથી દરેક ને દેખાય નહીં તો અંદર ખરા દેવ દેવીઓ ખરા અંદર મનુષ્યમાં છે તમે મળ્યા એટલે તમારા અને આટલી બધી શક્તિ આવી આ બધી ચિહ્નો દેખાયા આ બધા દેવોનો દર્શન થાય છે એમને તો પછી એ એમાં આગળ વધવા માટે શું કરવાનું એમાં આગળ વધવા માટે શું કરવાનું જે તમારે થવું હોય જે દેવ શરૂ થવું હોય તે દેવ જે છે તેનું આરાધન કરવાનું અને ભ્રષ્ટાચારથી સરળ દેવ શું છે કઈ બધી વ્યક્તિઓ વંદનાથી અને આત્મસ્વરૂપ કરવાનું છે આત્મસ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાન આત્મજ્ઞાન નું ઉપાય બતાવો હા બરોબર તો આત્મજ્ઞાન નો ઉપાય બતાવો તો આત્મજ્ઞાન નો ઉપાય બતાવો માટે તો આત્મજ્ઞાન માટે રસ્તો બતાવો અને આત્મજ્ઞાન માટે આ બધી સિદ્ધિઓ સહાયભૂત થાય કે નહીં આ બધી દેવદેવીઓ આત્મજ્ઞાન ના રસ્તે જતા આ બધી જે સિદ્ધિઓ દેવદેવીઓ બીજા છે એ સહાયભૂત થાય એ મોક્ષ ના માર્ગે જતા સહાયભૂત મદદ કરે મદદ કરે મદદ કરે આપણે આત્મજ્ઞાની સાથે મોક્ષ ને માટે એ રસ્તો તમે બતાવો એમનું કહેવું છે ક્યાં ભલે રહેવાનું પણ આત્મજ્ઞાન માટે અથવા મોક્ષ માર્ગ નો રસ્તો બતાવો આત્મજ્ઞાન ભલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવાનો રસ્તો બતાવો કઈ રીતે જવાય મોક્ષે જવાનો રસ્તો બંધેલા માણસ ને આપણે કહીએ કે તું મને છોડાય તો શું કે આ બધા દોરાથી બંધેલો એવું છે ને કે અજ્ઞાની હોય દુર્ગોની હોય પાપી હોય વાલ્મીકી વાલ્મીકી હતો એમને બી ગુરુ મરી ગયા કોઈ મરી ગયો એ બી રામાયણ રચી શક્યો તમે ગયા છો એના માટે ગુરુ હોવો જોઈએ એના માટે ગુરુ હોવો જોઈએ અમે તો અમારી ક્રિયા કરીએ છીએ અમે તો મુક્ત હોવા અમે તો અમે અમારી ક્રિયાઓ કરીએ છીએ આમ જે ગુરુ છે ને એ તો આપણે એને ફોલો કરવાના કેવું એ આગળ કરવાના ગુરુ ફોલો સાક્ષાત તમે મળ્યા છો સાક્ષાત સાક્ષાત આપ મળ્યા છો તો આપ સાક્ષાત મળ્યા છો તો આપ રસ્તો બતાવો એનો મોક્ષ જોઈએ આપવા સાગર મુક્ત છીએ છૂટો માણસ આપણને છૂટા કરી શકે બંધોઈ માણસ કેમ છૂટા કરી શકે શું મુક્ત પૂરું છતાં આ જે બોલે છે તે હું નથી બોલતો હું બોલતો તો ગળા શું થયું આ કોલ કરતી આપણે બોલે કોણ બોલે છે અમે કુદરતી તમારા દર્શન થયા આજે આટલા વર્ષોના આટલા કરોડો અબજો વર્ષ પછી આજે તમારા સાક્ષાત દર્શન થયા આ બધી કરોડો વર્ષ પછી આજે આપના દર્શન થયા મહાન આત્મજ્ઞાન ની તેનાથી આપણે આત્મજ્ઞાન તમે અમને આત્મજ્ઞાન ને રસ્તે હવે મોક્ષ નો રસ્તો બતાવો આપને જ્ઞાન થયું હવે અમને જ્ઞાન જ્ઞાન પ્રગટ થાય અને અમને મોક્ષનો રસ્તો બતાવો એવું કે હું એ જ કઉ છું કે સંબંધ ચાલુ છે કોઈ ભી કામ હોય લાખ રૂપિયા નો કોઈ ભી હોય સવારના બધાની પૂજા કરી સૂર્ય ના દર્શન કરી પછી જવાનું છે જઈએ છીએ કેટલા વર્ષો આપણને ફાયદો ખરો જે પાછું સંસારમાં અટવાઈ જવાય સંસારના મોહમાં અટવાઈ જવાય આપણે સીધી બાજુ જતા હોય ને કદાચ આ પ્રગટ થઈ આપણને પાછા વાળવાનું એવું તો એમાં પ્રયોજન નથી આપણે કોઈ સીધા માર્ગે જતા હોઈએ તો એમનો એવો પ્રયોજન તો નથી કે ત્યાંથી આપણે પાછા વાળે પ્રગટ કરીને પાછા નવારી નાખે એ કે આપણે મોક્ષ વાળી જતા હોઈએ તો આપણને વાળી અને પાછો સંસારમાં તો નાખે ને કદાચ પછી આ આ સમાધાન સમાધાન મારા તમારી ઈચ્છાને એવડે મદદ કરી એવડે રીત બને છે શંકર પાર્વતી અંબાજી છે ગણપતિ છે લક્ષ્મી ને વિષ્ણુ છે બધા છે હનુમાન છે હું હું કઈ ભૂલ થાપમાં હું આગળ રસ્તે હોઉં જો આપણે દેખાય તો મને કહો કે હું સીધે માર્ગે જાઉં મારું કે અજ્ઞાનતા અજ્ઞાનતા અજ્ઞાનતા કારણે કે આગલા જન્મ ની કરણી ને કારણે ધર્મ ભોગવવાના માટે કોઈ વાગ જતો હું તો સીધો રસ્તાનો પ્રયોજન બતાવો આનંદજીભાઈ આનંદજીભાઈ ભૂલેલા સંસાર ભૂલેલો માં સંસાર રસ્તો બતાવતો તો કરવાને બધું તૈયાર છે મહેનત કરવાની મળે તો કરોડો વર્ષોથી કરતા આવ્યા છે આપણી આજ્ઞા મોક્ષ મનુષ્ય જીવતો હોય ત્યારે મેળવવાનો છે કે મર્યા પછી મેળવવાનો મોક્ષ આપણને આપણને ખાતરી ના થઈ છે મૃત્યુ નો ભય રાખવાની કોઈ જરૂર નથી જતો રહે તો પછી આપડે આત્મદાન થાય મૃત્યુ ભય જતો રહે નહીં આપડે ના રાખવો તો રહ્યા કરે વિનોદ તમે ખરેખર વિનોદ હા ખરેખર વિનોદ છું તો વિનોદ છે મૃત્યુ છે કારણ વિનોદ તો માય હા બોડી લઈ ગયો તમે કોણ તમે બોડી નહીં માય સ્પિરિટ હા હજુ પૂરેપૂરું નથી થયું પણ હજુ પૂરેપૂરું થયું નથી પણ તો વિરોધ ના રહે વિરોધ થયો હોય ત્યારે કેવી ના થાય અત્યારે વિરોધ ને ગાઢ ભરે તમે સત તપાસ લેજો મને કેમ બહાર પડે અને ભીડ થાય તો ના તમને છે બધા ધર્મા ભય ઉપરથી ભય નાખીને આ બધાએ ધર્મો બધાએ ભય બતાવીને જ ઉપર લાવે ભય બતાવીને ભય બતાવે છે અને મૃત્યુ નો ભય બતાવીને પછી કઈ ધર્મ આવો મૃત્યુનો ભય ના હોય એટલે કહ્યું એટલે કિન્ડર ગાર્ડન કોલેજમાં મૃત્યુનો ભય ના દેખાડવા કોલેજ સ્ટુડન્ટના મૃત્યુનો ભય દેખાય સારું આ મોક્ષ માર્ગમાં જે વિષય વાત ના હોય માણસની એ જવી જરૂરી છે ને મોક્ષ માર્ગ માટે વિષય વાસના જવી જરૂરી છે ને હા એ જતું રહે છે મોક્ષ માતા જેવો છે કઈ જતું રહે તમારે પહેલું કાર્ય છે કે માં કેટલું કાર્ય છે કે માં કેટલું કાર્ય છે કે એક ડિગ્રી ઉમારી જે હોય તે નહીં ત્યારે આ જોઈ શકે એ અજ્ઞાન હોય ઘણી વાર માણસ બહુ બુદ્ધિથી પણ અટવાય છે ઘણી વાર માણસ બહુ બુદ્ધિથી અને અજ્ઞાનથી પણ અટવાય છે ઘણી વાર માણસ બહુ વધુ કશું બુદ્ધિ હોય તો એનાથી અટવાય છે અને અજ્ઞાનથી પણ અટવાય છે એ કોઈ એને જે રીતે જીવતો હોય જે રીતે જીવન જીવતો હોય એને એ મોક્ષ માનતો હોય મોક્ષ ની સાચી વ્યાખ્યા શું મોક્ષ ની સાચી વ્યાખ્યા શું મોક્ષ અભાવ સનાતન સુખ આ દેહ માં હોવા છતાં આ દેહ હોવા છતાં સનાતન સુખ ક્યારેય પણ દુઃખ ના આવે ઘી માત્ર દૂધ ખોરાક શું ખોરાક કોઈ જીવે દૂધ પ્રિય નથી આને કેટલી પ્રિય હોય તો જીવે સુખ ખોરાક છે પણ સુખ ખોરતા ખોરતા મનમાં આવ્યા ત્યારે એના મનમાં સંતોષ થાય છે કે આ કંઈક સુખ મળ્યું છે પણ પાછો અસંતોષ શું થાય છે કે આ બધું સુખ બધું દુઃખ આવે છે એવું નથી અમારે કાયમનું સુખ જોઈએ છે ઠીક છે કાયમનું સુખ એનો નામ મોક્ષ આ મોક્ષ મેળવવા માટે ભક્તિ અને જ્ઞાન એમાં પહેલો ઉપાય કયો છે આ મોક્ષ આવી જાતનો મોક્ષ મેળવવા માટે ભક્તિ અને જ્ઞાન એમાં સહેલો માર્ગ કયો ભક્તિ અને જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં સહેલો માર્ગ કયો જ્ઞાન વગર ભક્તિ હોય નહીં જ્ઞાન વગર ભક્તિ જે લોકો ખોટી વાત છે સમજતા નથી લોકો જ્ઞાન હોય તો જ શક્તિ હોય હજી એનો રસ્તો જાણો નહીં ત્યાં સુધી સંકલ્પ જાઓ પણ શ્રદ્ધા મૂકે છે ને શ્રદ્ધા હોય શ્રદ્ધા હોય ને ભક્તિમાં ભક્તિ કરતો હોય એ માણસ ની શ્રદ્ધા હોય ને કોઈ શ્રદ્ધા એ ખોટી શ્રદ્ધા રાખવાની શ્રદ્ધા તો એક્ઝેક્ટ કરી એક્ઝેક્ટ કરી શ્રદ્ધા રાખીને ભૂલી જાય એ શ્રદ્ધા તો આપણું આપણે શ્રદ્ધા રાખીને ભૂલી જાય એ શ્રદ્ધા રાખવાની ના હોય આપણા સંતો શું કે છે સાહેબ મને આવતી જ નહીં તમારી પાસે કેવી રીતે આપું આની આપી દે આવે શ્રદ્ધા તમને આવે તો રાખો છે એમને મારી દે તો વિશ્વાસ અને શ્રદ્ધા અંદર કેવી હોય આવવી જોઈએ હા આવવી જોઈએ તમે એવું કઈ બોલો કે એવું કઈ મને ગમે તો શ્રદ્ધા બેસે મારી ભાવનામાં જીવે એ મોક્ષ કરો સમર્પણ સમર્પણ ભાવ જગત કલ્યાણ અર્થે કલ્યાણાર્થે સમર્પણ ભાવના હોય જગત કલ્યાણાર્થે સમર્પણ ભાવના હોય એને મોક્ષ કહેવાય મોક્ષ કહેવાય મોક્ષ માં કહેવાય સમર્પણ ભાવ હોય કોને પણ સમજવું જગત ને સમર્પણ ભાવ સમર્પણ ભાવ જ એવું જગત નું કલ્યાણ કરવું એ ભાવ હોય પણ એ શું કલ્યાણ સમજે વગર તો કલ્યાણ શું કરે? એમ પોતાનું કલ્યાણ કરીને બીજાનું શું કલ્યાણ કરે? આ તો બધા અહંકાર છે, તો બધા થતી હોય. તે નિકાલ કરતા ના આવશે, બાર ચાલતા નીકળ્યા છે હોય. કલ્યાણ આ તો બધા અહંકાર. તો કલ્યાણ શું છે તો કલ્યાણ શું છે હે? તો જગત કલ્યાણ એ શું છે પોતાનું કલ્યાણ તો પોતાનું કલ્યાણ શું છે? પોતાનું જે કલ્યાણ કરી એ શકે, કેવી રીતે કરી શકે એ બીજાનું કલ્યાણ કરી શકે. શું કરી શકે? ના તો પોતાનું પોતાનું કલ્યાણ કેવી રીતે કરી શકે એ તમારે અહીં થઈ શકે છે તમારે. એ કરવાનો અહીં માર્ગ અહીં છે બીજો કોઈ માર્ગ નથી પોતાનો કલ્યાણ કરવાનો માર્ગ અહીં છે બરોબર ને? તમારું કલ્યાણ થાય તો તમે બીજા પછી કલ્યાણ પોતાનું કલ્યાણ છે એવું ના હોય પણ એ પોતાનું કલ્યાણ શું છે કલ્યાણ શું છે પોતાનું કલ્યાણ એ પોતાનું કલ્યાણ શું છે પોતાનું કલ્યાણ પોતાને આ દુનિયામાં કોઈ ચીજનો ભય ના લાગવો છે પોતાને મુક્ત થવું ભાન થવું જોઈએ મારો નોકરી ભગવાન પર નથી એવું લાગવું જોઈએ નો પર એવું લાગવું જોઈએ ત્યારે કલ્યાણ એટલે કોલેજ સ્કૂલ બનવું નથી તો કલ્યાણ એમણે કીધું ને ભય નહીં લાગવો જોઈએ હા પોતાના કલ્યાણ માટે ભય લાગવો ન જોઈએ પોતાનું કલ્યાણ કહેવાય ને ભય નહીં લાગે ભય ન લાગે એ પોતાનું કલ્યાણ કોઈ જાતનો ભય ન લાગે એ જ પોતાનું કલ્યાણ પોતાનું કલ્યાણ થાય એટલે કોઈ જાતનો ભય ના લાગે કલ્યાણ ના થયેલું હોય ત્યારે ક્યાં છે આનંદ ગંજી પોલીસ હાથ કરી દઈને આવે ને ત્યારે આનંદ ગંજી ફટાકા બહાર હાથ કરી દે ગણકત નહીં એવું કોઈ એવી ચીજ નથી જેનાથી ભય પામે એવું નિર્ભય રહેતા ઉત્પન્ન થાય તો એક આમાં કલ્યાણ કરી શકે આ ભયવાના જીવના શું કરવાના છે નિરંતર રહ્યા કરે છે એ જીવના શું કરવાના છે આ ભય જે છે એ તો આપણે પોતે જ ક્રિએટ કર્યો છે ને આ ભય છે તે આપણે પોતે જ ક્રિએટ કર્યો છે ને પોતે ક્રિએટ શું કરવાનું પોતે ક્રિએટ કરવા તો ભાઈ લાગે છે ભાઈ હોય જ નહીં કાઢી નાખે આપણે અમુક રીતે વિચારીએ એટલે ભય લાગે આપણે અમુક રીતે વિચારીએ એટલે ભય લાગે નહીં તો ભય લાગે સ્વભાવ ભરેલો છે ભાઈ આનું અનુભવ ભય કરેલો ભરે નહીં ને એ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ ભાઈ ચૂંટાઈ નહીં આત્મજ્ઞાન એટલે સેલ્ફ કોન્ફિડન્સ આત્મજ્ઞાન એટલે સેલ્ફ કોન્ફિડન્સ આત્મજ્ઞાન એટલે સેલ્ફ કોન્ફિડન્સ આત્મજ્ઞાન એટલે સેલ્ફ કોન્ફિડન્સ પોતે પોતાને જાણતો નહીં હોવાથી જ્યાં નથી જ્યાં આરોપ કરે છે હું વિનોદ છું is the first from belief. So really, and a very okay second from belief, and a mama group, third from belief, and a and a guru group, fourth from belief. So really, getting wrong belief was very very આ રામ લીધો એ ભય ઉત્પન્ન થાય શું થાય અને રાઈટ આમાં રામ લીધો ફ્રેક્ચર કરી રાખીએ અને રાઈટ સ્પીડ બેસાડીએ છીએ જયારે સંદેશ દર્શન કહેવામાં આવશે એ બેસાડીએ સમજી ગઈ છે શું કહીએ કોઈ પણ વસ્તુ અનુભવ કર્યા પછી પછી માનવી ત્યાં સુધી માનવી નહીં કોઈ પણ વસ્તુ અનુભવ કર્યા પછી માનવી એ પેલા માનવી નહીં એવું કેવું છે એવું કેવું છે આપણું અનુભવ કર્યા પછી માનતો નહીં નહીં તો બધા નિર્દય રચના અનુભવ છે જે અનુભવનો પાર જ નથી કારણ કે તમે પોતે જ નથી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ જે તમે નોયા આ પ્રકૃતિ નચાવે છે તેમ તમે નાચી રહ્યા છો શું થયું છે અને તમે જુદા છો પણ તમારે પોતાનો ખબર નહીં હોવાથી તમારી નાચી રહ્યા છો ભ્રાંતિ ગયા સેલ્ફ રિલાઇઝેશન આત્મજ્ઞાન કેવી રીતે થાય અને પુરુષ થયા પછી બધો ભ્રાંતિ નો ભૂતકાળ કેવું ભ્રાંતિ નો ભૂતકાળ તેને જતે લગભગ દુઃખ થાય હોય બરોબર નિયમ તો આત્મજ્ઞાન સેલ્ફ રિલાઇઝેશન કરવા મારે શું કરવું જોઈએ એ તમારા અહીંયા આવવું જોઈએ અહીંયા આવવા તૈયાર બધું થઈ જાય બે સંસારમાં માર્ગ આત્મજ્ઞાન ના બે માર્ગ એક જમીન માર્ગ બધી કે સ્ટેપ બાય સ્ટેપ જમીન માર્ગ અને એક અક્રમ માર્ગ આ લુપ્ત માર્ગ છે અહીં આપણું લુપ્ત માર્ગ છે અક્રમ માર્ગ તો કલેક્ટર કલેક્ટર આ લુપ્ત માર્ગ હા રાજા હોય લુપ્ત માં આવો ના રાજા હોય આનો અનુભવ કેવી રીતે થાય તમે પોતા પછી આપણને વિષય કેવું કઈ રહે ને જગતની કોઈ ઈચ્છા ના રહે જે પછી આપણને વિષય કસાય કે જગત ની કોઈ ઈચ્છા ન રહે તમને ના રહે વિરોધ રહે વિરોધ તો સેલ્ફ રિયલાઇઝેશન આવે તો પછી દેહ ટકે કેવી રીતે તો પછી દેહ ટકે કેવી રીતે દેહ ટકે કેવી રીતે પરિણામ છે પરિણામ પરિણામ ડાયરેક્ટ બંધન ન થાય અચ્છા મોક્ષ મળ્યા પછી જે આનંદ મળે ને પ્લેઝર એ પ્લેઝર દિવસે જે પોતાને આનંદ થાય પોતાને સુખ ઉપજે એ આનંદ વધતો જ જાય જુદી રીતે એ આનંદ જે વધતો વધતો જાય એ આનંદ બીજાને કઈ આપી શકે બીજાને લાભકારી થાય બીજા એનો લાભ બીજાને આપી શકે બીજા પોતે જો હોય અમારું દુઃખ ના આપે ને આનંદભાઈ પોતે સુખ્યો અમારું કામે આ લોકો સુખ્યા ના આપે લોકો કોને આપે પછી તમે સુખ્યા થઈ ગયા સુખ નહીં આપણે નહીં આપીએ પણ પછી આપણને સસ્તે નહીં અનુભવ મોક્ષ પ્રાપ્ત થયા પછી હિંમત અને કરેજ વધે ભય નિર્ભય થઈ જાય પછી નિર્ભય થઈ જાય અને ગત હિંમત વધે હિંમત તો અટા બિજા બાયલે રે કુટી જાય મોક મેરા પજેને કરવા નું શું ને મોક મેરા પછી કરવા નું શું હે મોક મેગળા પછી આપના ગામ તલાત કુંડને બાદાય બાયલે ચૂમલે મે તો બીજું છે આ નગર ગ્રામ વિશે રે પ્રોમાન નાયો ને નબરો સંસર્ગપુતિ રે છે ને માં ઈ તલાત કુંડી ચૂપા તા મે ગજો કપાય સરસ બજાર આવે છે જે કે ગજો કપાય કિતાબમાં છે સંસારમાં રહેવા છતાં તો પછી આપણે આ જ્ઞાન લીધા પછી જ્ઞાન મેળવ્યા લીધા પછી સંસારના જે કર્તવ્યો છે સ્ત્રી બાળકો મા બાપ બધા કર્તવ્યો છે એ તો પૂરા કરી શકાય ને એ પછી સારા પૂરા થશે અત્યારે સારા પૂરા કરતા લોકો અત્યારના લડે પછી કામ સરસ કરે શું કર્યું હતા ટેબલ પર તમારો હતા લડ્યા છે નહીં નહીં લડી બધા એટલે આધાર આધાર સંસાર ચલાવતા જ નહીં આવે ફરી સંસાર આધાર ચલાવતો આવડે શું થાય સંસાર આધાર ચલાવતો વધારે રીક્રિએટ કરે રીક્રિએટ કરે રીક્રિએટ કરે નહીં જે ભાંગફોડ કરતો ભાંગફોડ બધું બંધ થઈ જાય ભાંગફોડ અને બહુ ભૂલતા આદત તરફ સુધાર કરાવે છે જીવન છે એ વેદાંત માં કેવું છે એ જ મોક્ષ છે જગત માં રહીને જે મોક્ષ મળે છે એ જ મોક્ષ જગત માં રહીને જે મોક્ષ મળે છે એ મોક્ષ છે વૈદાંતિક જીવન એ તો યોગ અને સાંખ્યથી થયા હતા જનક વિજયી તો યોગ અને સાંખ્યથી થયા હતા ને જનક વિજયી યોગ યોગ અને સાંખ્યથી થયા હતા ને